અને એ બીજ ફૂટે અને એની ફૂકોસા ત્યાં જ એને એને કરી નાખવું જોઈએ હવે એ તો જ્યારે બીજ ફૂટે ત્યારે ખબર પડે ને જે ક્યાં તો ખબર પડે નહીં દેખાયેલું નામ ચાલી જવું પડે ચાલી જોવાના દેખાય એટલે નિર્માલ ફળ ના આપે એનો એટલે એનો તો આપણે જો એ જોઈએ બરાબર જો બરાબર જોઈએ તો એ ચોક્કસ એ થઈ જાય પણ હવે એ એવું છે દાદા કે જે જોવાની જે ક્રિયા છે એ પૂરેપૂરી સ્પષ્ટ દરેક વાત રહેતી હોય અને ન પણ રહેતી હોય જ્યારે છે તે જ્યારે દબાણ જ્યારે આવે જ્યારે વૃક્ષો જ્યારે થાય જ્યારે ત્યાં તો આમ ફોર્સથી આવે એકદમ પેલો હવા પેલો ધૂધ પડતો એની માફક હવે તે રીતે ધોધ પડતો એમાં આવે તે રીતે ત્યારે તે રીતે આ બધું આ બધું છે તેમ જોવાની ક્રિયા અને પેલું સાથે આપણો નિશ્ચય હોય એક બાજુ પર બરોબર એક બાજુ દાદા હોય એક બાજુ દાદાનું વચન હોય બધું હોય આ બધું કામ કરતું બધું અંદર એવું ચાલ્યા કરતું હોય એટલે તે વખતે ઘણી ફેરો ક્યારેક કોઈ ફેર એવું બને છે કે જયારે હમણાં હલી જતા એવું લાગે આપણને એટલે તે વખતે તો બીજું તો આપણે કરીશું જોવાનું કામ જોઈએ જેવું દેખાય એવું આપણે નિશ્ચય રાખીએ આપણે દાદાનું વચન વચન આપણે એ છે બીજું બીજું કશું થઈ શકે ખરું એ છે એ છે બીજું કઈ કરવાનું રહે ખરું આપણે લાવે લઈ લે વાંચ્યું આવું કોઈ કોઈ જોઈ શકે નહીં સ્પષ્ટ આપના એ સ્પષ્ટ આપના હતું બેન આવું દેખાયું એકદમ સારું દેખાય બેન ને દાદા છેલ્લે છેલ્લે કઈ પ્રકાશ જેવું દેખાતું હતું કઈ સમજાવ્યું નહીં શું હતું છેલ્લે છેલ્લે કઈ પ્રકાશ જેવું દેખાતું હતું એ સમજાવ્યું નહીં કે શું હતું પ્રકાશ પ્રકાશ જરૂર નહીં પ્રકાશને જોનારો તે આત્મા પ્રકાશમાં ચાલુ થઈ પામનું નહીં પામનું નહીં પ્રકાશ ને જોનારો છે તે આત્મા જોનારો છે આત્મા કૃષ્ણ કૃષ્ણ ભગવાન સાક્ષાત થાય અને કૃષ્ણ દેખાય તે આત્મા કૃષ્ણ જોવે છે આત્મા કૃષ્ણ ને જે દેખાય છે એ જ કૃષ્ણ એ જ છોડી ના જોઈએ કારણ કે એકલા છે ને શાંતિ રહી છોડી ના દેવાય નવી સ્થિતિ પ્રાપ્ત ના કરે તો હોસ્પિટલ ના થતી થોડી વાર લાગી થોડી વાર લાગી હતી વિધિ બહુ જલ્દ કરતી ના એમ બીજું કઈ શું જ હતું આવી રીતે હું ઘણી વાર બેસું છું દિવસમાં બે ત્રણ કલાક સવારમાં એકાદ કલાક હોય બપોરના એકાદ કલાક હોય સાંજના એક કલાક હોય એ દાદાજી અંદર જ દ્રષ્ટિથી અંદર જ અંદર જ જોવાનું સારી ક્ષમતા ઉપયોગ શુભ ઉપયોગ ક્ષમતા અને શુભ માં ફરક ને શું ફરક દાદાજી શંકા ના રહી ઉદ્યોગ ને ક્ષમતા ના રહી જ્ઞાન ધ્યાન મનો ના રહી જ્ઞાન પ્રાપ્ત થયા છે હા જ્ઞાન પ્રાપ્ત થયા છે જ્ઞાન પ્રાપ્ત થયા બરાબર हां तो देखिए ज्ञान प्राप्त था ये सर तक दादा कौशले की फिट सही जाए ज्ञान प्राप्त થયા પછી આપનો જ્ઞાન પ્રાપ્ત કર્યા પ્રાપ્ત થયા પછી બધું શૈલેથી ફિટ થઈ જાય એટલે તૈયારી આકે વિધિની વાત જુદી જ છે દાદા જે વાત કરતા હોય છે એમાં આમ સાધારણ વાત નીકળે એટલે કે અપ્રયાસ પ્રય આજે પેલા ભાઈએ પ્રશ્ન પૂછ્યો આપના જેવી સહજતા પ્રાપ્ત હો માં સહજ એટલે અપ્રયાસ કીધું અને પ્રયાસ કરનારો જતો રહે એટલે સહજ થઈ જાય આ આખું સિદ્ધાંત વાક્ય પ્રયાસ કરનાર ગયા બે ગયા બિયારો બિયારો કરનાર વાંધો છે આમાં હવે પ્રયાસ કરનારો જતો રહે પણ પેલી કહેવામાં આવે છે ને તે વ્યવસ્થિત પ્રેરણા કરે તો એ વચ્ચે પ્રેરક એ કોણ છે એ બધું વ્યવસ્થિત છે પ્રેરક કોઈ છે નહીં તો પ્રેરણા કહીએ કહીએ એટલું એને સમજ પડે કે મને કોની પ્રેરણા છે હું તારી તો એ બધું પરિણામ છે પરિણામ પરિણામમાં પ્રેરક ના થાય ને ના રિઝલ્ટમાં પણ પેલું ભાષ્યમાન હોય છે ખરો ભાષ્યમાન સ્વરૂપે હોય છે ખરો પ્રેરક ભાષ્યમાન અભાષ્યમાન એ નહીં કશું જ નહીં તમે કહીએ સંતોષ છે પ્રેરણા આપીને આપણે ચાલશે વ્યવસ્થિત એ એટલે પેલી આટી જ છે ફક્ત આ પ્રયાસ કરવાની પેલી આટી જ પડેલી છે એને એટલે ખરેખર એટલે કહે કે આ કોઈ પણ પ્રક્રિયામાં પ્રયાસની ખરેખર જરૂર જ નથી ના પ્રયાસની જરૂર એટલું બધું મિકેનિક પ્રયાસની જરૂર પ્રયાસની જરૂર એનો એ ના ભાવ શું ના ના એટલે આ પ્રયાસ ની જરૂર પ્રયાસ ની જરૂર નહીં પ્રયાસ કરનારો ચાલ્યો જાય તો ની જરૂર એમ કહીએ તો પછી લોકો કામ કરવાનું છોડી થોડી વાર ભાવ કરે ના એ એ વ્યવહાર વસ્તુ જુદી છે જે સામાન્ય પણ હકીકત શું છે અંદરની અંદરની હકીકત શું છે એક્ઝેક્ટનેસ નહીં પ્રયાસ કરનારો જતો એટલે બસ ના એટલે આમાં બે વસ્તુ થઈ એટલે ખરેખર પ્રયાસ કરનારો આ જે મન વચન કાયાની પ્રક્રિયા થાય છે તે વખતે પ્રયાસ કરનારો હોય છે ખરો પ્રયાસ કરનારો છે માટે જ આ પ્રયાસ કહેવાય તો સહજ નહીં કહેવાય પ્રયાસ કરનારો જતો રહે એટલે એનો એ જ વસ્તુ સહજ કહેવાય હા તો આ મનોતન કાયની જે પ્રક્રિયા પ્રયાસ કરે છે ત્યારે જે બની જાય છે અને પ્રયાસ નથી કરતો અથવા પ્રયાસ કરનારો જતો રહે છે ત્યારે જે બને છે એ ખરેખર તો બે મિકેનિકલ જ હતી ને બનવામાં બનવામાં જ નથી હા એટલે આને જો પ્રયાસ કર્યો ના હોત તો એ જ બનત પ્રયાસનો દખલ છે એ બનશે દખલની ભોગવટો પોતાને આવે છે કે દખલથી મનોચન કાયનો ફેરફાર થાય છે ફેરફાર થયો નથી થતો પ્રયાસ કર્યો માટે આ પ્રયાસ ના કહેવાય એ ખરું છે પણ એ પ્રયાસ થાય છે તેનાથી મન વચન કાયની પ્રક્રિયામાં ફેરફાર થાય છે તો પછી પ્રયાસ કરવાથી શું પરિણામ ઊભું થાય છે એ તો એના અહંકાર ના પણ પોતાને કઈ ઊભું થાય પરિણામ ના અહંકાર થકાથી હું કરું એનાથી આવતા ભાવની જવાબદારી ગણે આવતા ભાવની જવાબદારી રોંગ બિલીફ છે અને એ રોંગ બિલીફ છૂટી જાય તો પ્રયાસ કરનારો જતો રહ્યો કહેવાય પછી પ્રયાસ સહજ સામે ખાઈએ પીએ બધું સહજ કહેવાય તો રોંગ બિલીફ નહોતી એટલે રોંગ બિલીફ હતી ત્યારે પ્રયાસ કરનારો કહેવાયો એ રોંગ બિલીફ ગયા પછી શું બને છે પણ પોતાનું અસ્તિત્વ હોય છે એનું જેને રોંગ બિલીફ હતી એનું અસ્તિત્વ હોય છે પછી એક બાજુ આત્મા એક બાજુ દેહ પ્રયાસ પ્રયાસ દેહ મને ચકાયા બધી ગજુ ઉડી ગઈ

આજે આપણે એવું કહીએ છીએ ને કે આ બાહ્યકરણમાં બને છે ત્યારે પેલી અહંકારની સહી હોય તો જ બાહ્યકરણમાં રૂપક બને તો એ એ કયો અહંકાર કહેવાય ચાલે ગયો ચાલ્યો રહ્યો કોણ રહ્યો કોણ કંટાળી જતો તે ચાલે ગયો હા સબ ચલે ગયા રહી ગયા કોણ રહ્યો કોણ કુછ નહીં સહજ જે પોતે જે છે તે થઈને ઊભો રહેશે એ શું છે જે પોતે જે છે તે થઈને ઊભો પોતે જે છે તે થઈને ઊભો રહેશે એ શું એમ સમજાવ તીજામાં નકલ ના રહી આ આ દેહની ક્રિયા કરવાની હોય વાણી છે પણ એમાં પેલો અહંકાર ની જરૂર પડે છે ને નથી જરૂર પડતી કરનાર પણ ડિસ્ચાર્જ ભાગમાં રહ્યો ઇફેક્ટમાં પેલું કહો તમે કે સહી ના અહંકાર સહી ના કરે ત્યાં સુધી ક્રિયામાં ના આવે તો એ કયો અહંકાર પછી અંતસ્કરણમાં અહંકાર સહી કરે અંતસ્કરણનો જે અહંકાર છે એ જ્યાં સુધી સહી ના કરે ત્યાં સુધી ક્રિયામાં ના આવે કોઈ પણ વસ્તુ તો પેલો અહમ જતો રહ્યો હોય તો પછી આ કયો રહ્યો આ ડિસ્ચાર્જ રહ્યો પણ એ એ ડિસ્ચાર્જ અહંકારની પાછળ પેલો અહમ છે કે નહીં એ કેવી રીતે ખબર પડે ડિસ્ચાર્જ અહંકાર રહ્યો હોય અને પેલો અહંગ નીકળી ગયો હોય ચાર્જ કરનારો તો આ ડિસ્ચાર્જ ની ક્રિયામાં પરિણામમાં શું ફેર હોય પરિણામમાં શું ફેર હોય અહં અચ્છા આમાં સહજ હોય સહજમાં ડિસ્ચાર્જ અહંકાર હોય સહજમાં ડિસ્ચાર્જ અહંકાર તો હોય ના ના હોય સહજ આપણે સહજ સહજ હોય એમાં પેલો ડિસ્ચાર્જ અહંકાર તો હોય ને પ્રયાસ કરનારો અહંકાર ના હોય પણ ડિસ્ચાર્જ અહંકાર તો હોય ને એમાં એનો વાંધો પણ હોય ખરો ને એ તો હોય ને એટલે એ તો બધા મળદાર મળદાર મળદાર એમનામાં સવાર ક્રિયા પ્રયાસ નથી ખરો મળદાર અહંકાર હોય ખરો મળદાન તારે નહીં સ્ટ્રાઇક છે દાદાએ બધા કોડ તો પાડી જ દીધા છે હા બધા પાડી દીધા કે પેલું થાય એટલે પૂછીએ એમ એમ થયા કરે કે દાદા કઈ કાઢે કઈ કાઢે નવું સારું સારું તારું જુદી જાતનું માનું છું હવે સાહેબ એવું થાય છે એમના જેવું થાય છે વાત જ ડિસ્ટર્બ દેખાતું ના કેમ હવે દાદા આપ કહો કે તારામાં એવું જ છે તો હું માની લઉં તો શું ફેર પડે માની લે એક્ઝેક્ટ છે તે હું માની જ લેવાનું ના એટલે અનુભવ ના થાય ત્યાં સુધી આમ માન્યું જ કહેવાય ને કોને અનુભવ થનારો તું તે રૂપ થતો જ નહીં કે અનુભવ થનારો તો બરાબર અનુભવ બધા દરેક શબ્દ ખોટો દરેક વાક્ય ખોટું દરેક ખોટું નીકળે બધું છે બધા પાંચ વર્ષથી નિરંતર રાખે રાતે ઊંઘ ના આવે ઘણા ચાલી દેવો હતા એને બીજી દેશ જોનારો ક્યાં કોઈ દિવસ તે જ બનવું જોનારો ક્યાં કોઈ દિવસ એની વાત આ સમજાયું નથી બરાબર કોઈ ઉડાડી ગયેલો છે કોઈ માણસ માત્ર જ દેખાય જોનારો ઉડી શકાય ખરો હે જોનારો ઉડી જાય ખરો તે જોનારો છે એ ઉડી શકે ખરો આ જ્ઞાન મળ્યા પછી આપે હમણાં કરો ને જોનારો ઉડી ગયો છે આત્મા જ્ઞાતા છે અને આ છે એને જો નળવડી ગયો આત્મા જ્ઞાતા છે અને આ જ્ઞેય છે એને જોનારો અને જુએ છે તેનો જોનારો ઉડી ગયો આ બધું ગુજવાળા વાળું છે વાત સાચી છે આપની પણ જરા ફોડ પાડો ને આત્મા આ જોનારો છે અને આ જ્ઞેય છે એટલે જોનારો ઉડી ગયો છે કહ્યું તમે આત્મા જુએ છે ને જ્ઞેય જાણે છે હા હા પણ તે એ વાતને પકડાતી જ નહીં એ પકડનારો કોણ તો તો પછી પગના પ્રજ્ઞા ઉડી ગઈ છે કે બધું ઉડી ગયું પ્રજ્ઞા ખરી ઉડી ગયો પ્રજ્ઞા બરાબર પ્રજ્ઞા તો એવું છે કે દાદા આ જ્ઞાન પછી એમ કામ કરે જ આ જ્ઞાન આટલું જ્ઞાન મળ્યા પછી સત્સંગ સાંભળ્યા પછી એ પ્રજ્ઞા સ્વયં ભલભલાને આમ ઉત્પન્ન થઈને કામ કરતી જ હોય છે ના ના કર્યું છે ફિલ્મ જેવું દેખાય છે એ માનનારો કોણ છે આપ આપ થાય ને માની બેઠા ફિલ્મ એ ના સમજણ પડી નિર્વ્યાસન રહે અને પોતાને ખબર ના પડે નહીં સમજાય બધાને જે દેખાય એને ના દેખાય શું કારણ દેખાય છે તેને શું કે જોવાની હતી મેં કે જણાય ખરું કે એવું કહેતો ને એવું કહેતો તમારે આમ બોલ્યો હોય પછી આમ બોલ્યો હોય એ તમને કે તમે આજે અમદાવાદ કેમ બોલો કેટલી બધી સમજણ પાલી કઈ સમજણ નહીં પણ દબાઈ લેતો હું સમજુ કે મગજ બીજા કોને વિરોધાભાસ મારા જ નહીં ને સાપેક્ષ વાક્ય એ વિરોધાભાસ ભર જ ના રહે મને યાદ નથી દાદા મને એવું યાદ નથી તને ના હોય <laughs> માલ કેવા છે કોઈ પૂછાય નહીં પૂછ્યા છે ને હું એ રૂપી સ્વરૂપે છે કે અરૂપી સ્વરૂપે છે અરૂપી છે અરૂપી સ્વભાવનો છતાંય જોઈ શકાય છે ને છતાંય એ દેખાય જોઈ શકાય છે ને અનુભવ થાય હું બોજ પડે છે અનુભવ થાય દેખાતી નથી બોજ દેખાય વસ્તુ જ નહીં ભૂત પડે છે એવું અનુભવ થાય મને ભૂત પડી એટલે આ સૂજ અરૂપી છે સૂજ અરૂપી વસ્તુ છે સૂજ અરૂપી આ તો દર્શનમાં જાય છે ને દર્શનમાં જાય છે સૂજ સૂજ દર્શન ને અંશ દર્શન અંશ દર્શન આ મને આવડી ગયો હતી પ્રેક્ટિસ કરવાની બહુ ચાલુ છે આ તુજમાં સૂઝમાં જે દેખાય છે એ રૂપી હોય છે ને બધું સૂઝમાં જે દેખાય છે એ એ બધું રૂપી તો જ દેખાય અને સૂજ અરૂપી વસ્તુ છે અને આ હું છે હું હું હું એ રૂપી કે અરૂપી છે એ રૂપી છે એ પૂતગલ સ્વરૂપ કહેવાય કે ચેતન સ્વરૂપ કહેવાય હું હું જળ છે પૂતગલ સ્વરૂપ છે ચેતન ભાવ ને પામેલું નહીં ચેતન ભાવ ને પામેલું જળ ને પૂતગલ પૂતગલ મિત્ર <laughs> ચેતન એટલે એ આખું પરિણામ સ્વરૂપ છે ને એ પરિણામ સ્વરૂપ છે ને હું હું હું એ પરિણામ સ્વરૂપ છે એ કોનું પરિણામ સ્વરૂપ છે એ કોનું પરિણામ સ્વરૂપ છે ત્યાં આગળ પ્રતિષ્ઠિત કરી તેનું પરિણામ આ મેં કર્યું તો ગયા અવતારે એ પ્રતિષ્ઠા કરનારો એ કોણ રહ્યો એ પ્રતિષ્ઠા હા તો એ એ પાછું જુદું પડ્યું ને તો એ પૂતગલ નાશ કહેવાય ને એ તો જીવે છે બધું બીજાને ઘૂસી તો કઈ જતું શું કહ્યું હા એવું ત્યાં સુધી જીવે છે અને બીજાને જીવતો કરીને જતો ત્યાં સુધી જીવે છે તો જ્ઞાન દર્શન ને અને હું ને સંબંધ શું છે કશો તો રોંગ બિલીફ કીધી ને એને બિલીફ બિલીફ કીધી ને રોંગ બિલીફ રોંગ બિલીફ કીધી ને એને બિલીફ હું હું તો હું તો એ કેવી રીતે એ કેવી રીતે બીજાને જીવતો કરીને પોતે મરે છે જન્મ આપી બીજા સાચું એ જરા એમ ફોડ પાડો ને એનું વિગત જરા ફોડ પાડો એટલે બીજાને જન્મ આપીને પોતે જતો રહે છે આપણા ચિંતા કરે કરે છે અને પોષણ આપે કરે પોતાની સ્વરૂપ મૂર્તિ ગણે છે પછી જતી વખતે બીજાને જન્મ આપી દે છે કાલ પડતો થઈ જાય ના એટલે એક અવતાર પૂરતું આખું હોય છે એવું છે કે પ્રત્યેક અવસ્થામાં ઊભું થાય છે અને એન્ડ આવે છે એનો એક અવતાર આખું વર્તે છે એવું કહ્યું ને કે પ્રતિષ્ઠા કરી એટલે બીજાને જીવતો કર્યો અને પોતે ગયો તો એ પ્રત્યેક અવસ્થા વખતે હોય છે કે આખી જિંદગી એ પ્રમાણે થાય છે એટલે આખી જિંદગી આખી જિંદગી એક જ એક જ હોય છે અને આવતા જન્મ માટે આખું બંધ થતું જાય છે એકને એક જ તો એ એ આપ જ્ઞાન આપો છો ત્યારે કોને અસર એને અસર પહોંચે છે આપ જ્ઞાન આપો છો ત્યારે કોને અસર પહોંચે છે કોને એટલે એ જે જીવતો હોય છે એ ઉડી જાય છે જે બીજાને જીવતો કરતું હતું ને એ ઉડી જાય છે તો ઉડી ગયેલું હોય પહેલેથી આગળ બીજો જીવતો થાય ના આપ જ્ઞાન આપો છો ને જ્ઞાન આપો છો ને ત્યારે એ અસર કોને પહોંચે છે પેલો જીવતો બીજો કરે છે એને એ એનું જીવતા પણ ઉડી જાય છે એની ચાર્જ કરવાની જે શક્તિ હતી બીજા પ્રતિષ્ઠિત બીજાને કરે એ પોતે બીજાને જીવા જીવતું કરીને પોતે જતો રહેતો હતો તો બીજાને જીવતું કરવાની એની શક્તિ ઉડી જાય છે ને રામગુણી ઉડી જાય એટલે ઉડી જાય રામ વિલીપ થી જીવતું થતું હતું આવી જ ને રામ વિલીપ થી થયું એટલે એનો અર્થ એવો કે રોંગ બિલીફ થી હું જીવતું થાય છે રોંગ બિલીફ થી હું છે તો જીવતું થાય છે એવું થયું ને રોંગ બિલીફ થી હું પાછું જીવતું રોંગ બિલીફ થી સંસાર ઉપર એટલે એક પૂર્ણ કેટલા એક પેલું એ કરે છે પણ એ જુદી રીતે કહે છે આ જુદી રીતે તો પછી હુંને અને જ્ઞાન દર્શનને સંબંધ થયો ને હુંને અને દર્શનને સંબંધ થયો ને દર્શન અને હું એ બેનું સંબંધ ખરો ને હું અને દર્શન કેમ પેલું મિથ્યા દર્શન થી હું ઊભું રહ્યું છે ને એવું નથી તો કેવું છે તો હકીકત શું છે તો હકીકત શું છે એમ આ હું નહીં કારણ પેલી બિરીફમાં ફેરફાર થાય ને તો હું ઓગળી ગયેલું દેખાય છે કોઈ પણ અવસ્થામાં હું ઊભું થતું હોય અને બિલીફમાં ફેરફાર થાય તો હું ઓગળેલું દેખાય જાય એટલે જાય ઉડી જાય કારણ બિલીફ શું બરોબર આપણે રાત્રે વી ગયા હોય બપોરે સાથે પુસ્તક વાંચ્યું હોય ભૂતની વાતો વાંચી હોય બપોરે રાત્રે એકલા હોઈ ગયા હોય જોડી રૂમમાં પ્યાલો ખખડ્યો કે તરત મનમાં એમ થયું કે કોઈ છે નહીં સારું એ પણ તો એટલે ભાઈ ભૂતનું કલ ટેઈ જાય તે કેટલા વાગે ક્યાં સુધી રે સવાર સવાર સુધી હા સવારે દિવસ ઉગે ત્યાં સુધી સવારે સુધી કોડ ના પડે તો વધી જાય પછી રાઈટ બિલીફ બે એટલે ઉડી જાય નાખતો ખોટી વાત છે આ કશું ત્યાં એ તાર રોંગ બિલીફ ચાલ્યા જ કરે ભૂતની અંદર તો કેટલા તારા ક્વાંતિને ગઈ અચ્છા પ્રકૃતિ છે છે પ્રકૃતિ કહેવાય કે આવરણ કેવાય પ્રકૃતિ કહેવાય કે આવરણ કહેવાય હા આ પ્રકૃતિ કેવાય કે આવરણ કહેવાય તો બંધેલા પાકીટ ઠકી દેડાય છે એક એક લો ફૂટો એ અનુભવ દરેકને લો મૂકો હોય જુદી જુદી એને અભિપ્રાય કહેવાય એને અભિપ્રાય કહેવાય એને અભિપ્રાય કહેવાય તો એ શું કહેવાય પોતાના લો પોતાના ઓન લો હોય એને શું કહેવાય એ પ્રમાણે વર્તન હોય બ્રાહ્મણ માટે એ માન્યતા હોય વર્તન એવું હોય લોકોને ના ગમતું હોય એવું હશે કારણ કે એના લો લોથી ફરે ને લોકો લોકોને એ લો ખોટો લાગે લો આ મગજ છાકી દેડાય નાખી દે ભાઈ વાત આવી લો દુનિયા કોમની નહીં તને કોમની નથી કહે બીજા કોઈ નાખી દેવા નથી કહી ને કેવી પડે જરા પણ અંજલિ લોમાં એટલે એવું નાખી દેવા ને કહી આને એકલા નાખી દેવડાય એ કોઈ લો બુકમાં એ કોઈ આપતી નથી પ્રાઇવેટ લો બુકમાં તો અમુક સાક્ષી હોય તો એક કોઈ સાક્ષી રિલેટિવ જ સાચું ને સાચું ખોટું રિલેટિવ જ ને લો બુકમાં જે કંઈ હોય એ સાચું ખોટું બધું રિલેટિવ જ ને બરાબર રિલેટિવ એટલે માર થોડા એ લોક ના આધાર ચાલે એ લોકોને ગણે નહીં લોકો એને ગણે નહીં ફકીર વસ્તી ના ગણે વસ્તી ને ના ગણે એડજસ્ટ થાય નહીં એટલું ગુણ ઉત્પન્ન થાય નહીં લકડી મળે અનંત જખડે ના પછી રખડાય રખડવાનું આપણે એને નગરી આપણે નાગરી પછી જે એને રસ્તા પર આપણે રસ્તે આપણે આપણા વાંકમાં એ નાખમાં કોણ હા વિલેજભાઈ તો દરેક જોડે મિલનસાર હોય તો આડું બોલે તેમ તો પછી જાય એવો ડંખ ના રહે જાય પેલો બોલાવે તો જાય એવો ડંખ ના રહે પેલો જો બોલાવે તો એ જાય ડંખ ના રહે પાણી પીવાની રસ્તાનું ભરાયું હોય તે કાઢી મેળ્યા હોય પછી આવું કરી દીધી ને હવે એટલે આવું પહેલા બહુ શરૂઆતમાં છે ને જ્ઞાન એટલે પાંચ છ વર્ષ પહેલા આવા બનો આવું બધું ખરું કે આ સેજ ના બોલ્યો હોય તો પછી ફરી જાય હવે છે ને એ બધી ઓગળતું જાય છે એકદમ ઘણો બધો ફેરફાર થઈ ગયો છે એડજસ્ટમેન્ટ લઈ લે ના હવે ઘણો ફેર છે હસીને વાત એટલે મારે પેલા વ્યવહારના પહેલા પ્રસંગ બનેલા એની જોડે વાતચીત કરવાની હોય તો અમારી કંપનીના સેટ એમ કે તને આની જોડે જ નથી થતો બોલવાનો એટલે મિલોમાં જવાનું ને તો અમારા અમારી કંપનીના સેટ છે ને એ પહેલી કંપનીના સેટ જોડે વાત કરતા ફફડે કે આ તો આટલો મોટો માલિક છે ત્રણ મિલનો માલિક છે ને પણ મારે ડીલિંગ કરવાનું હોય તો કશું આમ એકદમ એટલે પેલા એની જોડે હોય કે એકદમ હાઈ લેવલ જોડે કશું ભેદ ના લાગે એવો વિનય વિનય બધું રહે પણ પેલું અસર ના હોય કોઈ જાતનું સારું ડેવલપ થાય અને એ લોકો પણ કે એટલે આજુબાજુ બધા બેઠા હોય ને એ લોકો પણ કે કે તારી જોડે શેઠ આટલી ફ્રીલી કેમ વાત કરી શકે છે જ્યાં કોઈને ગાંઠે નહીં તારી સરળતા દેખાય છે સરળતા ઉઘાડી દેખાય ને પણ સરળતા અને એ માણસ એવા હોય ને એટલે એટલે ઘણી વીરોમાં મારે બનેલું જવાનું એ એટલા કડક આમ આમ બહુ જ અક્કડ અને કોઈ માણસ એની સાથે વાત કરી હોય ને તો પેલા ફફડતા ફફડતા વાત કરવાની શરૂઆત કરે તો બે ચાર તો ગાળો આપી દે ને ઊંધું જતું કહી દે એને મારી જોડે ફિલિંગમાં બહુ સીધે સીધું જ ચાલતું હોય તો હવે નોકરી એવી રહી ને તેથી જ પેલું જ્ઞાન પ્રગટ થઈ ગયું તેથી જ પેલું જ્ઞાન પ્રગટ પેલું ધંધા થઈ ને <laughs> પણ જે હોય પણ સારું થઈ ગયું પ્રગટ થઈ ગયું લાગ્યું ખરી વાત છે મેં શ્લોકો કહે જે વ્યવહાર જે તમારે મૂર્છિત કરે ને એ જ ઉપાધિ સ્વરૂપ લાગે એટલે પછી જાય ક્યાં ના એટલું બધું તે તો એટલું ઊંધું થઈ ગયું હવે દાદા હવે આ જ્ઞાન આ વિજ્ઞાન એવું ક્રિયા કરી આમ આપણને અનુભવમાં આવે કે જે વ્યવહારમાં પેલો મૂંઝવણ થાય ભાગી જવાની વૃત્તિ હતી એ વ્યવહારમાં સ્થિરતા ઊભી થઈ નબળી ઓછી થાય તો સારું થયું પછી આપણો યોગેશ કે છે મારા ટચમાં રહેશે નબળી ઓછી થઈ જાય ગારો પડી ગયો તેની જોડે વાતચીત કરીએ આપણે ઘડી કલાકાર ગારો પેલા બે પ્યાલા ભરી નાખ્યા પણ પછી પ્યાલા ભર્યા પછી પછી ઉતરે છે અત્યારે કઈ ઘોડે છે પેલા તો કોઈને બે શબ્દ કહેવા હોય ને તો ત્યાં પેલા અતિશય ઝડપી હેલ્પ કરી રહ્યું છે વાત જ આ તો બધી જાતે હેલ્પ કર્યા બધે માણસ બનાવી શકે હું કહું છું કલાકમાં મારા જેવો થાય બીજા ઘણા સારા ગુણ બધા આ કાયા સારું બબલી જેવો બબલી જાય અવતાર પડે તો જરૂર જવું શૌર્યવાન જોઈએ શૌર્યવાન સારું પણ થોડું ફેરફાર શું કર્યો ગાય લાવો અને કલાક ગાળે ખરાબ શું રહે પાણી એમાં તો પણ છોડે એકલા કાંઈ નાખવાનું હા શાક આવવાની ગળી હોય ને તે મળે તો આટલું નીકળી જાય જરા રંગ તેનો તે આ તો રંગ બદલી જાય સફેદ થઈ જાય બરાબર છે કેવું સરકાર કામ આવે આ ટોમેટા સૂપ ના ગાડી લાવ રૂપડે પાણી પાણી પાણી ધરાતું છે લગાવી ને રંગ તેનો તે રંગ બદલાય નહીં પેલાનું કલર નહીં આવતું મીઠાશ નહીં આવતું ટેકનિક બદલાઈ પ્રતિક્રમણ કરી એમાં દોષો દેખાવાનો જે ભાગ છે